નીરુબેન ને દીપકભાઈ ને અને ભરતભાઈ ને એ ત્રણ ને તો વળતા મેં આપને જોયા છે એટલે એમને શા માટે કે એમને અમારી પાસે જે ભૂલ થાય જો ના કહીએ તો એ ભૂલને ખરું છે એમ માની લે બરાબર ખરું છે એમ માની લે તો પછી એમને અંધે રસ્તે જાય એટલે એ લોકો અમને કે મને કે એ તમને કહેતા રહેજો કે એટલે અમે કહીએ તો અમને બી કહેતા રહેજો નવરો છું મને કેવું એમને કેતો એના કરતા કયા કરતા આપડે આપડે આપડે આપડે રેગ્યુલર થઈ જઈએ શું ખોટું તો હું ચાલવા દઉં શું કે અરે એનો રાખો દોડે શ્યામ મનોરંજન મનોરંજન માં દોડે મનોરંજન થાય અહીં જ કપાઈ આ તો બધે જઈએ ને આપડે સાધુ સંન્યાસીઓ માં આપડે જે શ્રદ્ધા ધન બધું લૂંટાઈ જાય આખા મહાત્મા મુંબઈ આવે મુંબઈ જોવા મારી પાસે લાગે તું જવાનું સરસ થઈ અહીં જ જોવાનું જોવા જેવું શ્રેષ્ઠ શું છે બધા મોહ દાદા એ મોહ ભરેલો માલ નહીં અરે ગેટા ને નથી અક્કલ તે દોડે જ્યાં મનોરંજન યહા બરવાડ ઘનચક્કર શ્રદ્ધાનું આનો મીઠાશ અને અનુભવ લાગે આપ ન હો ત્યારે એટલી ઈચ્છા બી ઓછી થાય પછી આપણા જય જયકાર બોલીએ અને ચરણ વિધિ વાંચીએ ને હું તો આપતા સૂત્ર વાંચું ને આખું ઝાડું આપતા સૂત્ર તો બે બે બે પાના વાંચું તો મને તો મગજ ખાધો એટલો બધો એ થાય શું સેચ્યુરેટ થઈ સેચ્યુરેટ થઈ જાય સંતૃપ્ત થઈ જાઉં આ લોકો પંદર વીસ પાના વાંચે રમેશભાઈ કે છે કે તારું વાંચન બહુ ઓછું છે ખૂબ વાંચવાનું રાખ પણ હું થોડું બે ત્રણ વાંચ્યું ને એટલે ભરાઈ જવાય બહુ છે એક વાક્ય સમજાય બહુ છે ચોપડી આવડી એક વાક્ય જો સમજે તો બધું કામ થઈ ગયેલી ચોપડી આજે શાંતાબેન મોટી ચોપડી વાંચતા હતા એમને આપજો આપતા સૂત્રમાં માં હતા એમને કોઈ ફ્રેન્ડને આપી દીધું છે નીરુબેન આપશે તમને દાદા નહીં અરે એને યાદ કરો આખું જગત ફસાયું બધા બધા થાય તારે એનું મોડું જે ખબર પડી જાય થાય તારે મોડું જોઈએ તારે મોડું ચડી ગયેલું ભાઈ દાદાજી આ પોપ છે કે આપણા જે મોટા મોટા કથાકારક છે એને આપણી પાસે સમજાવીએ તો સમજી જાય ખરા ઉપર જોતી ભાષા આમ છે પુનર્જન્મ અંદર ખાને ના તો એમના એવા ભાવ કર્મ કરેલા એટલે આ લાખો લાખો ને કથાઓ કે છે એમણે એવા ભાવ કર્મો કરેલા એટલે આ લાખો માણસો કથા કરે છે ને કથા કરે છે મહારાજો કથા કરે લાખો માણસો એકઠા થાય ને મહારાજ કથા કરે છે એનામાં જ્ઞાન તો હોય નહીં શાનું રેડિયા બધા રેડિયા લોક થાય વખત કાઢનારું લોક ભેગું થાય અને પેલો રેડિયો જાણે આપણને મળશે બસો પાંચસો રૂપિયા સોદાબાજી જોયેલી હું કેટલા બધા વાક્યો એક સમજે તો લખી જાય નહી તો ગેટા એ મનોરંજન માટે ફરિયાદ કરે હજે ગેટા જઈ લો ને બહુ પાલાવની હોય બધે બધાને સંસ્કાર પડે ફિલ્મ આપણે બહાર ફિલ્મો જોઈએ ને મૂવી એનો મને શોખ ઘણો છે એ કેવો એ કેવો એ શું થયેલું એ કેવો માલ કર્યો હશે કેવો જોવાનો જોવાનો માલ તો એના જેવો જેવો મોહનો મોહના પ્રકાર જાત જાતના મોહના પ્રકાર ફિલ્મ જોવાનો ફિલ્મ કઈ જોવાની છે કે અત્યારે આ શું ચાલી રહ્યું છે બધું જોવાનું છે તે જોવાનું બદલે બીજું જોવા જાય હા એ રાતે કેવી ફિલ્મ ચાલે છે એક આ બોલે છે ધમધમ કરતો દાદા દાદા વળી વચ્ચે બે છે ખુશી પેલો ફેરવે છે ફિલ્મ તો આ બધી ફિલ્મ દેખાય તેની ફિલ્મ તો ગમે મરદાર ફિલ્મ આ છે તે મરદાર આ તો આનંદ જ જુદો હા આનંદ જ જુદો આનંદ ઉભરા ફિલ્મ તો રડવું રડવા માટે જ મૂવી જોઈએ બપોરની બાર

પૂછો દાદાને પૂછો દાદા આત્મા એટલે પૂછી લો એમને પૂછવું છે કશું આત્મા એટલે શું આત્મા આત્મા એટલે શું આત્મા એટલે શું આત્મા આત્મા એટલે આપણે ખરેખર છીએ કે જાણતા નથી શું નામ બેન સુલો સુલુબેન તે સુલુબેન તે આ શરીરનું નામ આ શરીર છે એનું નામ પાડવું ના પાડવું ઓળખે ને એ લોકો એક નામ તરુલતા પાડે એક નામ સુલુબેન પાડે પણ પોતે આત્મા છે પણ આત્માને ઓળખવો જોઈએ ને પોતે આત્મા છે આત્મા જુદો છે શરીરમાં એ ચેતન છે અને આ જડ છે હું સુરબેન છું એવું જાણીએ ત્યાં સુધી આત્માને હું શુદ્ધાત્મા થયો જાણ્યા આત્મા હું શુદ્ધાત્મા યાદ રહે છે કે અરે દાદા યાદ રહે કેટલો વખત એ જ આત્મા શાસ્ત્રકારો લખ્યું કે જ્ઞાની પુરુષ એ જ તમારો આત્મા જ્ઞાની પુરુષ એ જ આત્મા જ્યાં સુધી બીજા આત્માને તમને ખ્યાલ બરોબર ના બેસે ત્યાં સુધી જ્ઞાની પુરુષે એ જો નિરંતર છે તો આત્મા જ છે બેન તો જાત્રા આવ્યા હતા હવે એમને બીજી કેટલા મોટા તમારા છે બાર બાર બાર વર્ષ હશે બાર પંદર વર્ષ પંદર એક વર્ષ પંદર પંદર નહીં બાર હશે બાર તમે આગળ મોટા ના ના જ્ઞાન એટલે શું જ્ઞાન એટલે શું જ્ઞાન જ્ઞાન એટલે શું જ્ઞાન એ જ આત્મા જે જ્ઞાન છે ને તે જ આત્મા પણ તે સાચું જ્ઞાન સમ્યક જ્ઞાન આ જ્ઞાન ભ્રાંતિ જ્ઞાન કહેવાય અમારા સસરા ને અમારા મામા ના કાકા ને બધું ભ્રાંતિ જ્ઞાન એ આત્મા નહી આત્મા સાચું જ્ઞાન એ આત્મા પ્રકાશ જ્ઞાન એટલે પ્રકાશ પ્રકાશ એટલે જ્યોતિ સ્વરૂપ જ્યોતિ સ્વરૂપ સમજ એ જ્યોતિ સમજ એકલી નહીં સમજ અને અનુભવ બે ભેગું થાય ત્યારે જ્યોતિ થાય સમજ અને અનુભવ સમજ ને અનુભવ ત્યારે જ્યોતિ અમારી સમજણ માં વર્તે અને અનુભવ વર્તે કરે એટલે જ્યોતિ ઓમ શાંતિ વાળા આપણે નીચે ઓમ શાંતિ માં આપડે કહીએ કે હું આ જ્યોતિ સ્વરૂપ છું હું બિંદુ સ્વરૂપ છું પણ આ સમજેલા કે અનુભવ અને સમજ એ જ્યોતિ છે પછી એ જ્યોતિ ઉભરાય પછી જોડે બેઠો તેને સુખ્યો થઈ જાય રાતે ઉભરાતું હતું બે દિવસ થી બે દિવસ થી ઉભરાય ખૂબ ઉભરાય ભીખુબેન કે હે અનુભવ અને સમજ સમજ કઈ ગઈ બેબી આ છે ચા પીવાની આવી મને જબરું કીધું સમાજ અને અનુભવ એ જ્યોતિ કે સમજ એટલે આ કેરી મીઠી છે એ સમજ અને ખાઈએ અને ગરી વર્તાય ને અનુભવ થાય એ જ્યોતિ થઈ એટલે જ્ઞાન પુરુષ મહિતી કરી આપે ત્યાર કેરી નો અનુભવ રે પણ આત્મા નો ના રે એ તો બધું સંસાર નું રહે ને હા રહેવા માટે જ આ બધું કાર્ય કર્યા કરવાનું સમજ તેમ તેમ મજબૂત થતું છે આવો વાગેલા રિલેટિવ <laughs> જોયું હા વ્યવસ્થિત થઈ ગયું છે સંભાવ નિકાલ કરવાનો અને આપણો દા જેટલી આજ્ઞા પાડો એટલી શુદ્ધાત્મા છો આપણે જમે થઈ જાય જેટલી પાડો એક વાર જ્ઞાન લીધું ને સમજ પડી ગઈ અમને કેમ આટલા બધા વર્ષો થયા